શું કે છે કે સબગટ મેરે સાહિયા સબગટ મેરે સાહિયા એ શું કહેવા માંગે છે ઘટ એટલે શરીર કૂતરું બિલાડી બધા શરીર એક કીડી બરોબર ને એ બધા શરીરમાં મારા સાહિયા એટલે મારા ભગવાન બેઠેલા કે શું કે છે કવિ સાહેબ શું કે છે સબ ઘટ મેરે સાહિયા સબ ઘટ નિરેસાયા કાલી ઘટ ન કોઈ સમજે સમજે ને સમજે God is everywhere. It, God is everywhere. Huh? God is everywhere. God is in every creature. Creature. Creature. દરેક જીવ લાકડાઓ નહીં જીવ જતો રહ્યો તેમાં નહીં આ લાકડું છે ને ઝાડ ઉકાઈ જાય એમાં નહીં જ્યાં લીલું છે ત્યાં સુધી જ્યાં સુધી એના લાગણીઓ ધરાવતું હોય લાગણીઓ એ ઝાડ લાગણીઓ ધરાવતું હોય ત્યાં સુધી લાગણી ના હોય જીવ ના હોય સમજાય છે જીવ ને અજીવ ને બે જુદા પાડવા હોય તો એક લાગણીઓ ધરાવતું અને લાગણીઓ ન ધરાવતું ચાલો ને આપણે મગ મગ કે મઠ હોય એ પાણીમાં પલાળીએ અને લુગડા બધીએ તો ભાઈ કાંકરા હોય તે મઠ મઠ લાગણીઓ ધરાવે પણ કાંકરા લાગણીઓ ધરાવે કેમ એમાં જીવ જ નથી જેમાં સ્થિર છે એમાં લાસ્ટિંગ હોય જ્ઞાન હોય પ્રકાશ હોય લાગણી હોય કઈ પણ હોવું જોઈએ સમજાય મારી વાત સમજાય તમે એટલે આ લોકો જે ઠોકી રહ્યા છે આમાં તમને એનો અર્થ એવો થયો કે ઘઉ કકડામાં ઘઉં એક જ એક જ છે ઘઉ કકડા એમ જ આત્મા અનાત્મા સુધી હોય ના હોય કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મા અને અનાત્મા બે જુદું હોય કે હોય આ પેકિંગ આ બોડી એ પેકિંગ અને ભાઈ વસ્તુ ભગવાન ભગવાન આ આરૂપી છે અને પેકિંગ બધું રૂપી છે જળ રૂપી છે જેટલું રૂપી વસ્તુ છે એ બધું જળ છે શું છે રૂપી છે પણ રૂપી ની અંદર જો પણ એમાં જો લાગણીઓ હોય તો સારું ભાઈ અંદર ચેતન છે અને લાગણી ના ચેતન જો એટલે આને સમજે તો નિવેડો આવે નિવેડો કેમ આવે જગત શું છે કોને બનાવ્યું કેવી રીતે છે કોણ ચલાવે છે તમારે કોણ ચલાવે છે તમને શું લાગે કોણ ચલાવે જે લાગે બોલો એમને જવાબદારી નથી બોલવું આપડે કઈ એક દસ પ્રકાર નથી અહિયાં કોણ ચલાવે એવું તમને જે ઠીક લાગશે બોલો તમારે રસોઈ કોણ ચલાવે છે બોલે બોલે આ શરીર ચલાવે છે આ શરીર ચલાવે છે આપણે નથી ચલાવતા હા એ શરીર ઈચ્છા છે તો તમે કોણ નથી ચલાવતા એ તમે કોણ એને ડિસાઈડ તો કરવું પડે આપણે એવા કોણ છે જે ચલાવતા નથી અને આ કોણ છે જે ચલાવે છે એ કોણ કોણ છે ઓળખવું તો જોઈએ આ ચલાવતા જીવન છે કે મરદાર ભરત ભરતું છે જીવન છે જીવન છે જીવંત હોય તો તમે જીવત જીવંત હોય તો તમે જીવત નથી તો તમે નથી આત્મા છે ત્યાં સુધી એ જીવન આત્મા છે ત્યાં સુધી એ જીવન છે ને આત્મા છે ત્યાં સુધી એ જીવન છે ને આત્મા છે તો અસ્તિત્વ છે એનો હયાતી છે પણ જે ચેતન છે એ તો આત્મા છે જુદો છે અને અંદર અંદર જુદો છે અને આ શું છે packing packing packing packing packing હા હા પણ પેકિંગ જીવતું છે મળેલું છે આત્માનો વાસ છે ત્યાં સુધી જીવતું છે આત્માનો વાસ છે ત્યાં આ પાવર ચેતર ઉભું થયું છે શું થયું છે પાવર ચેતર આવ જય પાવર ચેતર સમજાય તમે પાવરચિત તમને સમજાયું કઈ બેટરી ની અંદર સેલ હોય છે સેલ એ સાઈડ તેલ નાખીએ નવા અને પછી દબાઈએ તો લાઈટ થાય ના થાય થાય ચાલો બે મહિના પછી તેલ તો એ નહીં રહ્યા અને પછી દબાઈ નહીં થતું એનું શું કામ ના હોય પાવર ના હોય તો ના થાય એવું પાવર ભરેલો છે there are three virtues mind speech આત્મા હવે બેસતો નથી ખાલી પાવર છે આવું જોઈને કઉ છું જોઈને એક શબ્દ ભૂલે તમારા આત્મા ખબર કરો તો જ માનજો આ શાસ્ત્ર માં નહીં વાત મળે આ વાત તમારે આપવા કબૂલ કરે તો નાનો પારા ચૂક્યું તમારે હાથ નાખ્યું તમને આનંદ ઉત્પન્ન થવો જોઈએ આ વાત સાંભળતા જ આનંદ સમજાય તમે તો પારા ચૂકી માન એટલે શું છે આ પાવર ચેતન ખરું ચેતન ના કહેવાય આત્માની હાજરી થી પાવર ભરાય છે આ ત્રણ બેટીઓ જૂની ઉતર્યા કરે છે ગભરાયા કરે છે નવી બેટીઓ ત્રણ ભરાઈ રહી છે નવી ભરી રહી છે તે આવતા બહુ બધા તેલ ચાલુ થશે આ જૂના તેલ વપરાયા કરે પછી તેલ વપરી જાય છે એટલે લોકો આવી ગયેલા તેલા તેલ નાખી દે છે હવે તેલ બાળી ગયું આ જે નવા ભરી રહ્યા છે એ જ છે શું થયું નવા જે સેલ ભરાઈ રહ્યા છે એ કોઝિટ છે આવતા ભાવ અને આ ઇફેક્ટ છે એટલે ફળ આપી જતા રહેશે આવે આ નવા ભરી રહ્યા છે ફળ આપવા માટે સન્મુખ થશે એટલે કોઝી જાય ગયા આવતા કોઝી ત્યાં આવતા આ અવતારમાં પછી ગોધી ઉભા થાય પાછા અવતાર દેખશે ગોધી જ છે ઇફેક્ટ ખબર વાત ગમે બેન મેટ્રિક મેટ્રિક તમે ગ્રેજ્યુએટ છે ને ઉધારી તો નહીં જોયેલી તમે ઉધારી બેંકો રોકડા પૈસા ના મળતા હોય તો બેંક શું કામ ચંદુબેન ખબર ના આવી ચંદુબેન આપી સર્વ દુઃખો ને સહી કરેલું જ્ઞાન શું દુઃખ ને વધારે જ્ઞાન કેમ કેવાય દુઃખ ને વધારે એને જ્ઞાન કેમ કેવાય ના કહેવાય વાત સમજણ પડી તમને આ બેક્ટેરિયા પડી આ લોકો શું ગતું લોકો આ શોધ કરે આ તો વૈજ્ઞાનિક શોધ છે શું છે અને ગીત છે આ તો આખી મારું ગજું નથી આ શું મારું ગજું નથી આ ગીત છે સુરત ના સ્ટેશન ની આ સ્ટેશન પર ગીત મળેલી બધા સુરત માં બેઠા છે ને હા બસ બસ એ ખ્યાલ ના હોય બધા શનિવાર એ બધું ખ્યાલ ના હોય વાર તારીખ ખ્યાલ ના હોય સુરત માં સ્ટેશન પર થયેલું આ નાઇન્ટીન ફિફ્ટી એટ ફિફ્ટી એટલે this is cash bank of divine solution જે માગે માગતો અહિત કઈ ના માગું છે આત્મા નું અહિત થાય એવું ના માગું એમાં પડીએ નહીં આત્માનું હિત થાય એ જે માગવું છે કરતા છોડીઓ પડ્યા પૈસા ભર્યા હોય તો બગાય આત્મા હિત કરીએ છીએ હમણાં છોડીઓ માટે અટકી પડી છે તો એ જ પણ આત્મા હિત કરતા ઇન્કમ ટેક્સ ફરી વળ્યો હોય તો એ બગાય કોચી આકાશ ખેંચી કાઢી દે ચોખ્ખી ભાવના હોય છે ભાવના ચોખ્ખી કપટ ના હોય છે કે લોભ પ્રત્યે ના હોય છે મુશ્કેલી કાઢવા પૂરતી જ હોય છે કે મુશ્કેલી કાઢવા પૂરતી સમજાયું એટલું જોઈએ બધા જોઈએ મુશ્કેલી કાઢવા પૂરતું જ જોઈએ ને હકર કે સિગરેટ પાકેટ પડી જાય તો હકર ખેંચો જવાબદારી વસ્તુ પડી ગઈ છે આ ભાઈ ખરું આ દુનિયામાં પોતે કમાવ છો કમાઈ રહ્યા છો તમારી બે સ્થિતિ હોય છે બે સ્થિતિ એક કોઈ ફેરો કબાઈ રહ્યા હોય છે કોઈ ફેરો ખોઈ રહ્યા હોય તો પણ કોઈ ફેરો કબાતા નથી તમે અને ખોતા નથી કઈ સ્થિતિ બે હોય છે સમજ પડીએ ને કહ્યું હતું મને એટલી એટલી જ મહેનત એટલી મૂડી એવે સામાન ખોટ પણ થાય કોક તો ખોટ પણ થતી જ હોય બેલેન્સ કોક ટેકાએ તો ખોટ થતી જ હોય ને કોક જગ્યાએ ખોટ થતી હોય બેલેન્સ તો રહ્યા કરે ને કરતા ખોટ હવે જોઈએ છે નકર ખોટ આવે કોને ઘણી વાર મારે સુખ જોઈતું નહીં તો હમ આવી પડે શું કરું મનમાં સુખ પારું ગમશે ભરપટ સુખ છે કેટલું સુખ છે તો બહાર થી બધું પડે આમાં શું સુખ છે આ તો ખાલી એક કલ્પિત વસ્તુઓ છે શું છે કલ્પિત કલ્પિત કલ્પિત હોનું સારું કે સાચું હોનું સારું હા કલ્પિત તૈયારી ફરક લોકો ગોલ્ડ ગોલ્ડ પોતાની પાસે જુઓ જેવો કરે અને રાઈટ બિલીફ ખરેખર હું કોણ છું રાઈટ બિલીફ ઉત્પન્ન થયું છે ખરેખર હું કોણ છું શ્રદ્ધા બેસી છે પ્રસિદ્ધિ બેસી છે પ્રતિતિ થઈ ગઈ ખરેખર ઉપવાન છું તેની ભોગી દેવું નથી ભોગી દીધ બાય ને બાય ને બાય એમ ભોગી એની પોતાની પ્રતિતિ થઈ ગઈ